આમાં છોકરો હોય ને તો બિચારો મોહનભાઈ દાદા કે ઇન્ડિયા પોલીસ હતા ત્યાંથી આવતા હતા એટલે ત્યાં રહીને આવ્યા તમારે આટલા ત્યાં જવું પાછા ઉકળાય ના બીજા લાભ ગયેલા રિલેટિવ રિલેટિવ रियल में सुधार और व्यवस्थित हाँ। करता है तुम करता ही नहीं तो। हाँ आप तो देखने वाला अखिलेश्वर क्या कर रहे हैं वो सब देखने वाला अखिलेश्वर का माइंड क्या कर रहे हैं वो बुद्धि क्या कर रहे हैं सब देखने वाला अपने कुछ देखने का बीजा बिजनेस है नहीं है तो। आप समझा गए हाँ, हाँ। और करता कौन है तो अखिलेश्वर भी नहीं है वो व्यवस्थित करता करता and those things was being recorded in the VCR and were, yeah, were કાલે એમને પેલું વિડિયો માં બધું જોયું કે છે એ પેલો સત્સંગ થયેલો ને તે એ ટીવી માં બધું પાછળ જોતા અમે ત્યાં ગયા તે સુગર વધાર કર્યું બહુ અચ્છા કિયા આપડે બે દિવસ ગયા તમે પણ સત્સંગ નહીં મળે પણ ભલે શોધી જ કાઢે મળી આવે રાધે આવ્યા તો બે ત્રણ કલાક બેસીને ગયો એમ રાધે મિલાવી આપો Dr. Krishna is in the metal. Oh, there is scientist there. In all three national labs. He's coming right now. Oh, Kerala का है. कोरा oh Kerala का है. Oh, I know, I know, I have not. अभी आएगा, आज आ जाएगा. हमारे साढ़े ग्यारह बजे आवे थे. अभी इधर रहने वाले आप कितना दिन थे? बारह में सुधे. हमारे साथ અને કોણ કોણ વાત કરશે પેલા કોણ વાત કરતો કોઈ કરતું સારી વાત કરતો તમે કરતા આવો આવો પછી થાય ગઈ તું જાણતી નહીં વળેલું ત્યાં ભેગું ના થાય એ રીતે અમે રલોઈ રાખ્યું બધું જુદું કઈ નાખ્યું શુદ્ધાત્મા શુદ્ધાત્મા એનોમેટર વોટ હેપન ટુ રાખે અને આ તો કે પૈસામાં ખરી દેગા થાય એક ના થાય પકડી લે બરાબર બહુ સરસ ફીટ કરી દીયો હોય બહુ સચ્ચા કીયા આપને thank you site is better than Gujarati Abid Abidi complete fit કર દો ના લે કે આપણા હિન્દુ આપણે ભારતમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર આવા જે બધા ભાગ પાડ્યા છે તેમાં અમે કે સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ અમને એવું બધું કહેવામાં આવેલું શીખવામાં આવેલું આ બધા દાખલા આપેલા કે બ્રાહ્મણો છે તો ભગવાન સુધી લઈ જનારા માધ્યમ છે બ્રાહ્મણો છે તો બધાને જ્ઞાન આપે ભગવાન સુધી પહોંચાડે બ્રાહ્મણો તો કે આ વાત સાચી છે સાચી વાત પણ हंड्रेड परसेंट चेंज થઈ ગયું हिंदी में बोल दो दादा हंड्रेड परसेंट चेंज हो गया हाँ, हाँ, हाँ। वो ब्राह्मण किसको बोला जाता है हम्म, हम्म। इसकी डेफिनेशन है yeah. Who understand जो ब्रह्म ने समझे थे वो समझ अध्यात्म की शुरुआत जिधर हुई और अध्यात्म एंड था वहां तक ब्राह्मण આત્મ સન્મુખ હો જાવે શરૂઆત બિગિનિંગ આત્મ સન્મુખ એન્ડ આત્મ સન્મુખ એ બ્રાહ્મી मगर ब्राह्मण है नहीं निकुंज है तो खाली जब डालता है तो या Oh, that's true. I understand that one. Yeah, that's okay. But no Brahmin. There is no Brahmin in India. Yeah. No Brahmin. no. No, no, ऐसे premise चलेगा nahi I got the point. But now, structure level is superficial. This discrimination actually. Everybody is running that now. This image stuff. એટલે જે પછી આવી રીતે કોઈ પણ બ્રાહ્મણ થઈ શકે ને બ્રહ્મને જાણીને. वो सब सब सबके लिए छूट है ये कलयुग में ये कलयुग में वो सतयुग में बरबटिक था ओ विच्छेद हो गया ब्राह्मीण ब्राह्मीण ही रहा नहीं પણ જેટલા બધા ભગવાન થયા એ તો બધા ક્ષત્રિય થયા નહીં ક્ષત્રિય હોતા है भगवान ब्राह्मण होता है ब्राह्मण कोई भगवान नहीं होता है वो उसको जानने वाला है वो फिर क्षत्रिय के पास जाने का भगवान जितना हुआ है क्षत्रिय हो गया जितना हो गया है कृष्ण भगवान भी क्षत्रिय सब सब जितना हो गया है बोला सब क्षत्रिय एक ब्राह्मण नहीं हुआ है आप समझ हाँ, हाँ। राम भी क्षत्रिय सब सब क्षत्रिय कोई क्षत्रिय ब्राह्मण नहीं कोई नो नॉट अ सिंगल ब्राह्मण वो भगवान हो सकता है नहीं उसकी जो प्रकृति है भगवान होने की शक्ति नहीं ताकत नहीं वो भगवान के पास जाएगा राम के पास जाएगा और मोहसे चला जाएगा हम्म, हम्म। ब्राह्मण हो गए तो राम के पास जाएगा और फिर मोक्ष चला जाएगा समझ ना हम्म। मगर खुद भगवान नहीं हो जाएगा वो तो खतरे की हम्म, हम्म। भगवान પાસે तो कैसा होता है उसका हाथ कैसा है अभी छोड़ दिया फिर कुछ तकलीफ ही नहीं अभी छोड़ दिया कोई तकलीफ नहीं फिर अभी दे दिया कुछ नहीं क्षत्रिय दूसरे को प्रोटेक्शन करता है और ब्राह्मण प्रोटेक्शन नहीं कर सकते वो भ्रम को जान के जानने के लिए आठा दिन लगता है hmm. हाँ मतलब भगवान नहीं कभी हुआ ही नहीं कोई ब्राह्मीण के कोई वैश्य नहीं हुआ क्षत्रिय हुआ है आप ब्राह्मण है नहीं नहीं पटेल के दादा पटेल हो तो तो आप क्षत्रिय हैं हम तो क्षत्रिय हैं Kshatriya hi did ask this question did you put that way actually no I just can you put that one the way what I put actually well because because this is an exploitation of brahmin and then when the kshatriyas came up and then all the different religions i, I told him this in short in fact yeah, no That, that he told that in, in Sanskrit it was all right yeah in Sanskrit yeah થોડા વર્ષ નો આ સાચો સત્યુગ નહી આ તો આપણામાં શનિની મહાદશા બેઠી હોય કોઈને તો શનિની મહાદશા પછી બુદ્ધની હોય ગુરુની હોય એવી રીતે આ આ કયુગમાં નો મહાદશા આવે થોડા કાળ માટે બરાબર ને એટલે સતયુગ જેવું નહીં સતયુગમાં તો માણસો ડફોળ હતા બધા બુદ્ધિ ડેવલપ નહીં આ તો વિથ ડેવલપ બુદ્ધિ સાથે સત્યુગ રહેલો સુંદર કેવી સતુકમાં તો કોઈ ચીજની જરૂર ના ઘેર બેઠા દહીં આવે ઘી આવે કરે એટલે ખબર જ ના તે તો હોઈ ગયો હોય અને અત્યારે તો ખોડ નો કંટ્રોલ આવ્યો હોય ઘી નો કંટ્રોલ આખો તરફ આખો તરફ ચાલુ ચાલુ છે અંદર ડેવલપ માઇન્ડ થયા એટલા બધા ડેવલપ માઇન્ડ થયા છે નહીં તો આ આ બધા મારી મારી વાત સમજવાની શું પણ સાંભળવાની તાકાત ના હોય બેહવાની તાકાત ના હોય ને શું કહ્યું મોટા ઋષિ મુનિ બેસી ના શકે એવી વાત છે પણ તમે કારણ ભગત ડેવલપ થયા છે આટલે બુદ્ધિ આવડી પડી છે પણ તમારે આવડી કરી આવવાનું એટલું કસાયેલી બુદ્ધિ હોય તેને આવડી થઈ શકે પણ બુદ્ધિ જ નાખેલી હોય તેને વધારે પડતી બુદ્ધિ દખો કે છે કોઈની વધારે પડતી બુદ્ધિ ડખો કરતી હોય જયેશજી ડોક્ટર એ જે ડખો કરે એ બુદ્ધિ જ નહીં ડખો કરે એ બુદ્ધિ જ નહીં એ મનમાં માની ચાલે બુદ્ધિ ક્લિયર કરે એનું નામ બુદ્ધિ કહેવાય ડખો કરે એ તો બુદ્ધિ જ નહીં ને એ તો બુદ્ધુ બુદ્ધુ પણ ગુણ આવ્યો હોય શરૂઆતથી તે ડખો કરે ઉઠતો જો તમે વાત કરને કરને કેમ ધીરજ ધરે એમ પૂછે છે કે સ્વર્ગ અને નર્ક માટે કહે છે એ વાત સાચી છે બિલકુલ કરેક્ટ બિલકુલ કરેક્ટ હમ દેખ કે બોલતા હૈ बिल्कुल करेक्ट है और इधर जितना लोग है इतना नहीं है इतना बहुत अनंत है નર્કમાં પર અનંતાલોક સર્ગ મળે ડખો કરનારી બુદ્ધિ એ જ વિપરીત પૂછે છે કે આ ડખો કરનારી બુદ્ધિ છે એ જ બુદ્ધિ છે નોય બુદ્ધિ જ નહીં એ તો બુદ્ધાપણાનો ગુણ છે જે બુદ્ધિ બગડી ગયેલી સડી ગયેલી હોય ને તે મેં કુદાકુદ કરો આપડે સડી ગયેલા નાખી દે ના નાખી ના દે જે બુદ્ધિ ડખો કરે બુદ્ધિ જ નહીં બુદ્ધિ ક્લિયરન્સ આપે આગળ આગળ અમારા જ્યાં હતી બુદ્ધિ હતી ત્યાં સુધી આગળ ક્લિયરન્સ જ આપ્યા કરતી હતી ડખો વધારે ના ડખો કરે સમજો કે આ તો કઈ જતી બુદ્ધિમાં છે શું અજવા એ ખારામ પાડ્યા તો એ અજવાળું કે બીજું શું કઈ આપે કીધું કે ક્ષત્રિય ભગવાન થઈ શકે અને બ્રાહ્મણ મોક્ષે જઈ શકે તો એ બે માં ડિફરન્સ શું દાદા બ્રાહ્મણ ની પ્રકૃતિ ભગવાન થવાની શક્તિ નહીં ના પણ એ જે ક્ષત્રિય ભગવાન થાય કીર્તન જગત નું કલ્યાણ કરે એ જગત નું અડધું જગત નું કરે તેના માટે બધા ક્ષત્રિય ભગવાન કહેવાય કૃષ્ણ ભગવાન ભગવાન કહેવાય રામ ભગવાન બધા ક્ષત્રિય ભગવાન કહેવાય બીજા કોઈ ભગવાન ના કહેવાય એ પ્રકૃતિ પ્રકૃતિ બ્રાહ્મણ તેની વહુ ને હાથવી ના શકે બરોબર અને આ તો હજારો માણસ ના કે બેવા હું તું કે છે તો બ્રાહ્મણ તેની વહુ મેળવી જતો રે કઈક આવે ધાર કરે શું અને તો કહીએ આપણા મહાત્મા પચાસ હજાર ભેગા થયા અને ગવર્મેન્ટ કે આમ લાવે છે તેનું બે હવે આરામ થઈ ગવર્મેન્ટ કશું નહીં કરવાની કહી શકું શું કહ્યું છાતી મોટી હોય પેલી છાતી ફટાકા મારે ધડાકા મારે અમીન છાતી રહી છે કે નથી રહ્યો છાતી રહી છે કે નહીં રહી ના છાતી વાળા ખરે હું પટેલ ને પરી કરી નામ સાચી ના થાય ક્યાં ગયા પરી પરે આવો સાચી બાતી ના થાય એ શું કે છાતી બાતી બધા જઈને કે પરીખો બધા એ બધા ક્ષત્રિય જ ભગવાન અમારા હોય કે આમ જાણે ખરે માને ખરે ક્ષત્રિયો ને જ માને सत्य क्या कर सकता है दो हजार आदमी आके के बोल बोलने लगा कि हमारे कोई रक्षण नहीं वो बोल देंगे अब हम इधर है बैठ जाओ क्या किसी से किसी से नहीं रहेंगे भगवान से भी नहीं रहेंगे इसके नाम सत्य है विज्ञान हम्म। क्या करने वाला भगवान के हाथ नहीं पाओगे ये क्या करने वाला हम्म। और क्षत्रिय तो सबकी सब चीज श्रेष्ठ है कैसी श्रेष्ठ है तो क्षत्रिय की बात है इतना ही भगवान था इतना इतना ही भगवान होता है नहीं नहीं और धामेंटर एक दो आदमी बोले हमको ये तो औरत रख के चले जाएगा वो કોઈ ભય આવેગા તો ધન ના થાય અને વણી તો જોઈ લો હા વાઈફ ને કે તું મને ઓળા જે ચોરાયા છે બાર ઉપર અને આપણે ક્ષત્રિય લો હા જતી રહે ઉઠારા મારે આપણે પૂજા કરવા માટે બ્રાહ્મણોને કેમ બોલાવીએ ભાઈ એ કહે પૂજા કરવા માટે બ્રાહ્મણ ને કેમ બોલાવીએ છે કે શું કરવાનું થાય આપણે કોકને તો કઈ કામ આપવું પડે ને પૂજા પૂજા બધું બ્રાહ્મણ ને કરાવવાની કારણ કે બધું એના હાથમાં છે બરાબર ને પૂજા પૂજા બધું બધું હા આ અધમ કરવા કેમ વાર ને બોલાવીએ છે સહી કરવા વાર ને બોલાવીએ એ પૂજા ઈશ્વરી જેવું જ છે એને આપણે પૂજા કે પૂજા એટલે શું કે ને જવા માટે આ એકલો પૂજા એ લાલચ જે રાખી છે કે ક્ષતિ આવે ને પૂજા ના કરાવે તું મને કહ્યું દાદા તમારી પૂજા કરો ના આવું તાર લાલતું હોય પ્રમાણે કે હોય લેટ નહીં પછી લેટ ના લે શું લે છે ફી લે છે પૂજાની અરે દાદા એકવીસ આપ્યા હોય તો સરા એમ થાય કે કામ કેમ ના આપ્યા હા એવું થાય હા તો ક્ષત્રિય લેરી દાદા આપ બોલા आप बोला स्वर्ग और नरक रियल है वह कहा है इसी એ કે છે કે તમે કહ્યું ને કે સ્વર્ગ અને નરક એ રિયલ છે તે કે છે કે અહીંયા છે કે આ દુનિયાની બહાર છે આ દુનિયા દુનિયા એ દુનિયા તો વન પીસ દુનિયા તો એ દુનિયા તો બ્રહ્માંડ હે ક્યાં तो जीवन के बाद क्या जीवन में है मरन पहला है मरन मरन पछी मरन सूर्य जी એમ કહે છે કે સ્વર્ગને ના મરણ પછી કે મરણ આ જીવતા છે મરન પછી મરણ પછી જીવતા તો મનુષ્ય ને મનુષ્ય યોની છે આ સમજની ઓ મનુષ્યની તેરા ગઈ પરબ કામ કર્મ ખરાબ કેયા હે રાક્ષસ હી કર ગયા હે તો અદરક માં चले जाओ वो નરક થી ઇસી ગમન મે હે हाँ, हाँ। तो तुमने कर्म से किया है तो इसका इफेक्ट नर्क में मिल जाएगा इधर इफेक्ट नहीं है ही नहीं और तुमने सुपर ह्यूमन का काम कर्म किया है तो देव में चले जाओ और जो ब्रुटालिटी कर किया है पाटलता किया है तो इधर चार पाव में चले जाओ और मानव धर्म किया है इधर आ जाओ तुमने क्या किया उसका इफेक्ट समझ में कुछ आया क्या समझ में आया इधर जो पार्टी इधर रास्ते ही काम किया से डिपेंडिंग अपन मनुष्य में आके रास्ते ही काम किया अपने साथ नहीं हो तो भी कितना आदमी को मार दे एग्जाम्पल दो you want to expose their body you know those who are exposing their body, those who want to be naked all the time, Bhagavad Gita says they will come as tree in the next generation, generation because they will come as a tree because tree has got no covering. All the time it is open. So those who are exposed to the, they want to expose the body all the time, nakedness and all these things. They will come as tree. That's the, that's the Bhagavad Gita used to say. Those who are eating beef and all these things, and then they are eating all kind of this stuff, you know, those who are interested in mansahari, in the next generation they will come as tigers or animals. So this is, this is, this is, this is the way it goes in Bhagavad Gita. દાદા એમ કે છે કે ભગવદ ગીતામાં એવું કહ્યું છે કે જે મનુષ્ય પોતાનું શરીર ઢાંકવા નથી માંગતા એ કહે કે ઝાડ તરીકે બીજા જન્મમાં જન્મ લેશે કારણ કે ઝાડને કોઈ પણ જાતનું કપડાનું આવરણ નથી અને જે મનુષ્ય પોતે કપડાં નથી પહેરતા એટલે પોતાનું શરીર દેખાડે છે એ આવતા જન્મમાં ઝાડ તરીકે થશે નો મેટર નો મેટર वो तो बड़े बड़े लोग भी शरीर में कपड़ा नहीं होता है बहुत बड़े लोग देखो खाना भी हाथ में खाता है ऐसे ऐसे साधु लोग है खाने भी हाथ में खाते हैं ऐसे हाथ में और पानी भी इससे पीता है जल कुछ कुछ चाहिए भी नो परिग्रह no naked means actually I don't mean no not naked means એમ કહે છે કે પોતાનું પોતાનું પોતાનું શરીર બીજાને બતાવવા માટે જે કે કે કપડાં નથી પહેરતા એની વાત કરે છે લાઈક हाँ, वो संसारी के लिए बरबर है संसारी के लिए बरबर है सुनो सुनो वो संसारी के लिए बराबर है अपरिग्रही जो महात्मा रहते हैं हाँ, हाँ। इसके लिए नहीं जय सचिदान सचिदान बहु दादा हाँ दादा जय सचिदान दादा भगवान दादा I to church. I'm on my way. I stopped make a phone call. And I missed him every time I've come. એમ કે છે હું જયારે જયારે આવું છું ને તમે ભેગા નથી થતા અને હમણાં એમને ચર્ચ માં જવું છે રસ્તામાં જતા જતા દર્શન માટે પાછા આવશે એમ કે आप समझा ना और जो हिटलर तो इसके लिए नर्क ऐसी है कि नर्क में जाते हैं वहाँ उसका इसकी इफेक्ट क्या है नर्क की तो मैं बता दूँ तो आप सुनने वाला मर जाता है इसी इतनी खराब इफेक्ट है एक सेकंड भी आप नहीं सहन सकता उसको क्या बोलता है नर्क को क्या बोलता है हिंदू हिंदू शास्त्रों कलातल रसातल पाताल तो ये यही सात नर्क है <coughs> तलातल रसातल पाताल सुना नहीं और देवलोक कहाँ से कहाँ रहता है इधर से ऊपर ना भाग में सब देवलोक है और ये इधर से ऐसे बॉडी इसमें दो लोग रहता है एक मनुष्य लोग और मनुष्य इधर सब लोग दिखाता है इधर ये सब मध्य लोग का है अपने बद्ध लोक में है और ये पाताल लोक है इधर से ये ब्रह्मांड अपने मनुष्य की बॉडी की माफक है देखा થઈને દેખાડે બ્રહ્માંડ પગ પગવાળા કરો करो પગ પગવાળા करो હજુ પહોળો करो છે तो ब्रह्मांड ऐसा है बस तो नहीं ये इधर से इधर तक जो बॉडी का कर वो मध्य लोग है वो मध्य लोग है मध्य लोग में दो लोग है एक मनुष्य लोग है और मनुष्य इतर इतर सब दिखाता है और तिरंत लोग बोला जाता है तिरंत लोग और इधर से नीचे सब पाताल है और इधर से ऊपर सब देव लोग है Why, why do you make that kind of distinction? How do you make that distinction? distinction? દાદા એ જે આપણે સમજાવ્યું એ કઈ રીતે કે આપણે જુદું પાડી શકીએ કે આ પાતાળ કહેવાય ને આ મનુષ્ય કહેવાય ને આ દેવલો કહેવાય એમ પૂછે છે શા માટે એવું કહેવાય એનું કારણ શું મનુષ્યમાં આયે और इधर दो वो इधर क्वाजिट भी है और इफेक्ट भी दोनों साथ है मनुष्य में और सब जानवर है विष है तो एनिमल जिस तरह है उसके लिए कॉजिज नहीं है इफेक्ट है सिर्फ इफेक्ट है नहीं उनके लिए और देव लोग के लिए इफेक्ट है कॉजेज नहीं है और सब देव लोग है ना इफेक्ट है खाए कॉजेज नहीं और जो नर्क लोग है इफेक्ट है कॉजेज नहीं it's a equal. So it's a very yeah, no okay. charge. Let's try to understand this concept. Whether the causes and effects. Yeah, no, he is saying that this part is actually effect, and this part are the causes. Causes and effects. No, no, मनुष्य लोक है. Cause and effect. Cause and effect. Cause and effect. Cause and effect. Yeah, these two parts. Effect. Yeah, these are that means effect. એટલે ગુજરાતી માં કહીએ ને effect. કર્મ. No, no, no. પેલામાં ખાલી કર્મ. શીખે દસ પાનું છે. debit may loss only. Only only credit. No down part down. Only sir. No no no the visa company credit part na. Devgati ma credit. That is also sir. Devgati ma credit. Animal animal there is credit debit no sir they are called only. This is not animal. He didn't say this. No kapal na kilo. Lower part is there na. That is not. Bhare ho tab niche ja. Nakka kata yeah. So top from there. That is not. There also all the effect. Okay. बनने साथ हो मनुष्य मारो દાદા એ હજુ સમજાય નથી કે દેવ દેવગતિની અંદર કે બધી ઇફેક્ટ હોય નરગતિની અંદર નીચે જે નરગતિ કહી એમાં ઇફેક્ટ જ હોય ને અને વચ્ચે જે મનુષ્ય ગતિ ને તિર્યંજ ગતિ જે કહી એની અંદર કોઝ અને ઇફેક્ટ હોય પણ તિર્યંજ ગતિમાં ખાલી ઇફેક્ટ જ હોય મનુષ્ય કેલાય કોઝ ઇઝ ઇફેક્ટ समझ गए ना कह और इधर से मोक्ष जाने का रास्ता दूसरी देखो पर तो स्टेशन है नहीं मनुष्य का स्टेशन है ये जिधर कॉजिज इफेक्ट है और सब जगह पे इफेक्ट ही है वो इफेक्ट पूरा हो जाएगी इधर आना चाहिए मनुष्य में आना चाहिए मनुष्य गति में बे प्रकार દાદા સ્વર્ગમાં તમે કીધું કે ઇફેક્ટ છે અને નીચે પણ ઇફેક્ટ છે તો બે ઇફેક્ટમાં ડિફરન્ટ કઈ કયા પ્રકારનો છે એક સારી ઇફેક્ટ પેલી ડેબિટ ઇફેક્ટ છે નીચે કે ક્રેડિટ ઇફેક્ટ છે બેંકમાં ક્રેડિટ મનુષ્ય મનુષ્ય क्रेडिट ज्यादा है डेबिट कमी है क्रेडिट ज्यादा है डेबिट कमी है आप समझाए हैं और मनुष्य जो तीर्थ लोग है सब गांव है सब लोग खेचर सल्चर भूचर सब लोग है इसके लिए डेबिट ज्यादा है क्रेडिट कमी है और और इधर से फुल डेबिट इधर से फुल क्रेडिट दादा मनुष्य योनि में how do you increase your credit और उसका अगर कोई आदमी आपसे बुरा बर्ताव करता है what do you do to get credit how do you react एक मनुष्य जाति में क्रेडिट कई रीते समझो कोई आई आपने कहीं पर खराब करत हो आपने तो आप क्रेडिट वारा शू करव जो दूसरे को सुख दो दूसरे की खुशी कर दो दूसरे को खुश करो दूसरे को हेल्प करो दूसरे को अप्लाइज करो और दूसरे को दुख देगा डेबिट हो जाएगा और औरत को कभी भी दुख देना चाहिए और औरत को औरत ने धनी को भी कभी दुख नहीं चढ़ा चाहिए इससे बहुत डेबिट होता है yeah. बहुत बड़ी डेबिट इधर ही होता है घर में ही होता है debit and credit debit and credit no credit no debit books. That's true. That I have understood. I was reading that Aptavani and then I, I got that answer. It is already explained in the Aptavani. ખરી મેં આપતાવાણી વાંચી આપતાવાણીમાં આપણે લખ્યું છે એ મને સમજાયું કે ક્રેડિટ અને ડેબિટ ના હોય તો મોક્ષ થાય मोक्ष ले क्या इधर से बॉल है अरे बॉल से कहीं बॉल से <laughs> तो दादा जो खराब काम किया उसका सिर्फ डेबिट हुआ उसके लिए है तो हुजूर डाइट की हूँ उसका तो डेबिट होते गया वेरी फॉर वेरी फॉर वो जिस बॉल इसको डेबिट कैरी ज्यादा होता है कि जो भगवान होने वाला है इसको कैरी डेबिट बहुत ज्यादा रहती है भगवान होने वाला है उसको कैरिज भी बहुत सारी इसको डेबिट भी बहुत ज्यादा हाँ बल देखो वन स्ट्रोक दिया आपने वन स्ट्रोक दिशा तो दिशा से नहीं ये बराबर नहीं खबोल ऐसे है स्टेडिली स्टेडिली बंद हो जाता है वन स्ट्रोक दूसरा किसने दिया It bounced off his own, right? Huh. The first stroke we gave it, then it bounced off his own. Yeah. Second, third stroke comes. Yeah. Uh -huh. પરિણામ so we explain it best physics I can I see that फिर स्ट्रोक नहीं देंगे फिर स्ट्रोक नहीं फिर स्ट्रोक नहीं करेगा फिर स्ट्रोक नहीं करेगा वो मुक्त हो जाएगा समझे bouncing will fade away and it will be stable then that's moksha <coughs> that's moksha that's moksha oh yeah and if I go like this keep on doing it કોને જેટલો હાર્ડ વધારે બોલ શકાય એટલો આમ ચડી લે આમ હા પહેલી વખત આટલે બીજી વખત આટલે ત્રીજી વખત આટલે ચોથી વખત આટલે સ્ટેડી લેવાનું That, that, that, that can be done by something. No credit, no debit, moksha. अभी हमने जो आपको ज्ञान दिया है नो क्रेडिट के नो डेबिट वाला है नो क्रेडिट नो डेबिट कर्म कर्म अकर्म कर्म क्यों કર્મ કરો છતાંય તમને કર્મ બંધાય નહીં ભગવાન થવાના હોય એને કેમ બહુ હોય ભગવાન હોય ક્રેડિટ ડેબિટ કેમ એટલી બધી સ્ટ્રોંગ હોય સ્ટ્રોંગ હોતા છે જેના ફુફાડામાંથી હજારો માણસ મારી નાખે તે હજારો રખડે એ કરે આ પાડવાનું કામ નહીં જેટલા ભગવાન થયેલા ને એ બધા મોક્ષ માં નર્કમાં છેલ્લામાં છેલ્લા નર્કમાં ગયેલા સખત નર્કમાં તારો સંપૂર્ણ બહુ છૂટે એટલે દાદા મોહ છૂટવા માટે નરક માં જવું જ પડે ના એ પણ ક્ષત્રિયો વધારે જવું પડે ભગવાન હોય ભગવાન થનારા હોય એમને વધારે જવું પડે આ બ્રાહ્મણ બ્રાહ્મણ બચાવવાનું કહેવાય પણ રે મોસમો અરે નખમાં બ્રાહ્મણ કોણ કહેવાય એ તો એ સાત જરા માગી લે બીજું આ તો ઉડાડી દે આવડું બોલે વણી કોને વાંધો નહીં વણી કોને વાંધો ખરો દગા ફટકા કરે ને તે નર્કમાં દગા ફટકા નો દુરુપયોગ કરે નર્ક બુદ્ધિ નો દુરુપયોગ કરે જે બુદ્ધિ થી લોકોને હેલ્પ કરવી જોઈએ જે બુદ્ધિ એટલે લાઈટ લાઈટ એટલે અંધારામાં કોઈ પાછળ અંધારા હોય તો ધરવું જોઈએ ફ્રી ઓફ કોસ્ટ તેને બદલે અંધારાના પૈસા માં બે રૂપિયા આવ્યું લાઈટ ધરવું એવું અત્યારે બધા વેપારીઓ કરે છે ઓછી બુદ્ધિ વાળાનો લાભ ઉઠાવી લે વધુ બુદ્ધિશાળી માણસ હોય તે ઓછી બુદ્ધિ વાળાનો હેલ્પ લાભ ઉઠાવી લે આ બધા વેપારીઓ બધું હા છેતરે ને જ છેતરે જે છેતરાય ને છેતરે ના છેતરાય તેને છેતરે એટલે અમે કહ્યું છે જૈનો ખાસ લખ્યું છે પુસ્તકમાં કે જૈનો બુદ્ધિ વધેલી છે સાથી વધી છે કે એમની અહિંસા નાના જીવડા મારવા એથી બુદ્ધિ ઘણી વધી જાય અને એ બુદ્ધિ લોકોને ઓછી બુદ્ધિ લાભ ઉઠાવવાનો ખર્ચી નરકે જશો એવું ચેતવણી આપી દાદા પૂછ્યું શ્રેણી મંડાઈ એટલે શું શ્રેણી મંડાઈ એટલે શું દાદા પૂછે છે શ્રેણી મંડાય એટલે શું શ્રેણી મંડાય એટલે શું કે છે તમે ક્યાંય લખ્યું છે આપતા સૂત્રમાં કે એની શ્રેણી મંડાય શુદ્ધા પાણી એટલે થાય સેટઅપ થાય સેટઅપ થયા અનસેટલ સમજમાં આયા નર્ક કોઈ નર્ક ઓકે આયા I had some concept some I think Uh, that too will be separate because uh, my conception was actually There is no, there is no existence. You don't have to go to upper level lower level. You, you experience uh, Norco and Swarga in this world actually. Because when you die, you don't have anything over. But you say that there is heaven and not after the death. So, I have to <coughs> rechange my thought. વાતો એટલા બધા એટલો બધો એટલો ન્યાય છે એટલો બધો ઝીણો કુદરતનો કે સહેજ પણ ન્યાય ના થાય કોઈને સહેજ પોલું ના ચાલે એક રાજા હોય તે શિકાર કરવા ગયો ત્યારે હળું મારી દીધું સમજમાં આવે છે કે આપકો પૂછતે રાजा शिकार खेलने के गया तो एक हरण को लगा दिया हाँ। और मार दिया हाँ। और ऐसा हरण दूसरा था इसको दूसरे आदमी ने मार दिया हाँ। वो मुस्लिम था वो तो क्यों इसने क्यों मारा उसका और रोज गाली देती थी कि तू हमको मटन नहीं खिलाता है ओके ओके ने એટલે हम એને हाँ, हाँ। और हम वो इसका तफड़ा देख के तो मुस्लिम को बहुत दुख हुआ कह अरे यार बच्चे के लिए मेरे इस क्या हुआ इसको दुख हुआ दुख हुआ यार उसको तफड़ा था ना वो है ऐसा तड़फड़ता तो तो था इसलिए इसको दुख बात हो गया अगर बच्चे का लिए मेरे सर और वो खुश होने लगा ऐसा हमने निशानी लिया था वही इधर ही जगह लगा है शिकार वाला खुश हो गया मार दिया और ऊपर से खुश हो गया नहीं समझ पाया ठीक समझ लिया क्या समझ पाया two different expect actually you are talking about The first aspect is that somebody has killed it and he is happy. Other fellow has killed it but he is unhappy. એ જો બાબા સમજી ગયો રાજાએ માર્યું અને તે છતાંય ખુશ છે ખુશ થઈ ગયો કારણ કે એના નિશાન બાબા એક્ઝેક્ટ થયું તો એ નખમાં જાય અને એવું હેણું પેલે માર્યું એ જાનવરમાં આવે બિચારો કારણ કે છોકરા માટે મારી છે વિચાર વિચાર ઉપર પસ્તાવો થયો તો એટલે ગુનો એક જ પ્રકારનો એના લોજ જુદી જતા ને તો કુતે ગુજરાત છે સરખા લોજ ના હોય તને સમજે બળી ગઈ ગૌતમ ભાઈ એક જ પ્રકારનો ગુનો છે ને ભાઈના તો બે હરવા ને એટલે દાદા જેવા ભાવથી આપણે કર્મ કરીએ એ પ્રમાણે ભવ બંધન એ પ્રમાણે મુક્તિ તમે જઈ શકો આ બધા ક્રોધથી ક્રોધથી પાપ જ બંધાય તો પણ છોકરા પર ક્રોધ કરે તો પુણ્ય બંધાય પુણ્ય બંધાય એ કેવી રીતે દાદા તમે એના સારા માટે કરો તમને છોકરા હિતના માટે કરો છો તમારા ફાયદા માટે નહીં કરતા સરસ હશે ને પછી અમે અત્યારે બગડી ગયું છે અત્યારે બાપ થવા સારું વડે વડ કરે એવું નહીં એના હિતના માટે વડો પછી એના હિતના માટે વળે જ ના વળે માં બધા પણ એને પૂન બંધાય એ ગુસ્સો કરે તો જો કેવા કુદરત કે કાયદા સરસ છે ને તું વડોદરા વાંધો નહીં સમજ નહીં જરૂર બહુ ઓ જગત તો બહુ વિશાળ બાબાજી દસમી एक तो बात the more the argument you do, actually they say, there is a saying, if you want to get to the, go to the God, you, you should not make less arguments. That when they could, uh, there is saying actually, uh, they, in, in, English I can say, if you argue more and more, you are going away from God. If you don't argue and accept it, then you are closer to the God. So actually this kind of argument, if you be making more and more, I think we can't reach to a conclusion, a satisfactory conclusion, because it's, it's so complicated, may not be able to analyze, because the fact that this, this materialistic analysis what we give is not the real analysis for towards the God actually. As you say, are two different things, the relative and there's the uh, real yeah. viewpoint. In real viewpoint, when we are thinking to God, we should not put materialistic world in the real viewpoint. Real viewpoint we should see the things in a different way because it's a different altogether a different world. So this materialistic analogy what we are talking about cannot be put into the real analogy, you know. These are two different aspects. But how was does my conception? Somebody દાદા એમ કે છે કે એમ કહેલું છે કે જો હા કે જો આપણે મોક્ષે જવું હોય એટલે ભગવાન તરફ જવું હોય તો બહુ આર્ગ્યુમેન્ટ ના કરવા જોઈએ કારણ જેટલા આર્ગ્યુમેન્ટ જેટલી પૂછતાછ કરીએ એટલા ભગવાનથી દૂર થતા જઈએ કે છે એનું કારણ શું છે કે જેમ તમે રિયલ ને રિલેટિવ સમજાવ્યું છે એ પ્રમાણે કે રિલેટિવ આ જે બધી મટીરિયાલિસ્ટિક વાર્તાઓ છે અને જે અમે સમજીએ છીએ એનું તમારી સાથે પ્રશ્નોત્તરી કરે છે એટલે શું થાય છે કે એનાથી ભગવાનથી દૂર જાય છે એમ સમજે છે કે બહુ પૂછતાછ ના કરવી જોઈએ એવું માને છે ऐसा है ना सब कुछ जानने की जरूर है नर्क है कि नहीं ये सब पूछने का वही थोड़ा जान लिया फिर भी पूछने का जरूर नहीं है एक थोड़ा जान लिया बस देख तो हाँ फिर पूछने की जरूर नहीं नहीं आर्ग्यूमेंट इधर होता नहीं ना हमारे कभी नहीं होता है इधर तो- मेरी पास बुद्धि नहीं है उधर तो तो हाँ। मेरे में बुद्धि नहीं है तो आर्ग्यूमेंट ऊपर होता ही नहीं कभी इतना कितना आदमी कभी आर्ग्यूमेंट कभी नहीं हुआ है और दूसरी जगह आर्ग्यूमेंट तो होना ही चाहिए जिधर बुद्धि है आर्ग्यूमेंट होना ही चाहिए तो दूसरा लोग ना बोलता है फसाता है આપણે તો કરવી પડે ને तो वही तो। तो बुद्धि वाला का बुद्धि वाला ज्ञानी की बुद्धि वगैरह हाँ, हाँ। बुद्धि नहीं है ऐसा ज्ञानी के पास आज होता ही नहीं ना करता है नहीं कोई इधर होता ही नहीं क्योंकि उसका अटैक कौन करेगा हमारी अटैक है नहीं the one thing. Uh, why, why, why, this, why this thing came to my mind, you know? Why this thing came to my mind? Because um, regarding the king and then Muslim, they both, both of them are killing the deer, you know? So why this thing came to my mind? Actually, why this, I asked that, I, I told this thing. The reason is that, say, king is a Kshatriya, hmm. okay? His, his profession is to keep the people, keep the people happy and all these things. He should be expert in his thought, you know, because he's going for fighting. King means what? First, king where there are two, two sectors of the kingdom. Oh, yeah. One kingdom will occupy the other kingdom. If the, the, the, the superior kingdom, king is that who has got more number of kingdom, isn't it? So that they have to fight for. Kingdom the Kshatriya has to fight for. And he should be happy if he has done rightly killed the mm, deer. Okay? Hmm. So we are now, okay, that, that's where, you know, so, so we say that Porbandar. Yes. Like he is not getting he is not getting into the appropriateness of hunting and killing for a child. He is just explaining you in, in, in a very simple way the fundamentals of no, karma. No, no, no, not okay. that. Yes, no, that's no, what no, not that, not that. I have, I have explain કરી રહ્યો છે કારણ કે એનું પ્રોફેશન ઘણું જતું છે હવે એમ કે છે કે તમે જે પેલા રાજાની ને પેલા મુસલમાનની જે વાર્તા હરણની સમજાવીને તો કે છે કે રાજાનો કે છે કે મેન કે છે કે એનું કામ શું છે કે પોતાનું રાજ્ય હોય અને પોતાના માણસો હોય એનું રક્ષણ કરવાનું હવે કે છે જો બરોબર તમંચાબાજ ના હોય તો કે છે એ પોતાના માણસોનું રક્ષણ ના કરી શકે એટલે કે એ તો જો તમંચાબાજ બરોબર હોય અને તમન જો મારી બરોબર એ વસ્તુને પાડી દે તો એને ખુશ થવું જ જોઈએ ને કે હા એટલે Nothing killed for Rakshan, he killed for his pleasure. No. Because he wanted to oh, kill no, the deer. No, not that pleasure, you know, but there is something within it. No. There is something. Mm. No. Something now here? I know. Yeah, well, let's say, that's my, let's let's ask, nothing problem, nothing. That's not a matter. तो mechanical है ना का भी शिकार कर सकता है. કારણ કે એક ક્ષત્રિય છે એક રાજા છે જે ક્ષત્રિય છે તો ક્ષત્રિય નું કઈ પ્રોફેશન इसका गुना दायर मिल जाएगा इसके लिए नर्क में जाना पड़ता है क्षत्रिय को